હાર્ડ રૌદ્ર ધ્યાન બીજું આ કાળમાં હાર્ડ રૌદ્ર ધ્યાન વધ્યા હાર્ડ રૌદ્ર ધ્યાન એટલે પોતાની વધારે બુદ્ધિથી સામાની ઓછી બુદ્ધિનો લાભ લઈ સામાનું પડાવી લેવું તે હાર્ડ રૌદ્ર ધ્યાન આ તો પોતાની બુદ્ધિથી સામાને મારે સામાનું આખું લોહી ચૂસી જાય ને સામાના હાડકાને ચામડી જ બાકી રાખે તે ઉપરથી કહે મેં ક્યાં માર્યો અમારે તો અહિંસા પરમો ધર્મ આ શેઠિયાઓએ એવા એવા કનેક્શન ગોઠવી દીધા હોય કે શેઠ ગાદી તકીએ બેઠા હોય ને ખેડૂતો બિચારા રાત દાળો મહેનત કરે ને તોર તોર શેઠને ઘેર જાય ને પેલાને ભાગે છાશે ના આવે શેઠ પોતાની વધારે બુદ્ધિથી પેલાની ઓછી બુદ્ધિનો લાભ લઈને પંપાળી પંપાળીને મારે આને હાર્ડ રૌદ્ર ધ્યાન કહ્યું છે આ તો ટપલે ટપલે મારે એકદમ તલવારથી બે ઘા કરી નાખે તો એ હાર્ડ રૌદ્ર ધ્યાન ના ગણાય રૌદ્ર ધ્યાન ગણાય કારણ કે બે ટુકડા કર્યા પછી લોહી જોઈને પેલાનું મન પાછું પડે કે અરે રે મારાથી આ મરી ગયો પણ આ હાર્ડ રૌદ્ર ધ્યાનથી તો મન પાછું ના પડે અને ઉલટું વધતું જાય લોહીનું ટીપું એ પાડ્યા વગર મજૂરના શરીરનું એક એક લોહીનું ટીપું શેઠ ચૂસી જાય હવે આને ક્યાં પહોંચી વળાય આને તો ટર્મિનસ સ્ટેશન જ નહીં ને આ હાર્ડ રૌદ્ર ધ્યાનનું ફળ તો બહુ ભયંકર આવે સાતમી નરકમાં ના સમાય તેવું ફળ આ હાર્ડ રૌદ્ર ધ્યાન અને અપધ્યાનને ઝીણવટથી સમજવા તો પડશે ને તમને શું લાગે છે કે પછી સમજ્યા વગર ચાલશે સમજવું તો પડશે જ દાદા આ ભગવાન મહાવીર પછીનો પચ્ચીસો વર્ષનો દુષમકાળ તે બધાએ ભૂલ ખાધી એમાં સાધુ બાધુ બધાએ ભૂલ ખાધી કોક સેંકડે બે પાંચ જ સાધુઓ આમાંથી બાકાત રહ્યા હશે બાકી બધા રૌદ્ર ધ્યાન આર્ત ધ્યાનને ન કરવાના અપધ્યાન આખો દાડો કર્યા કરે છે હવે આ સાધુ શા માટે થાય છે તો કે આ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ખસેડવા માટે ઘેર ગમે નહીં રોજ લડવાડ થાય કોઈ જોડે પૈસા લેવા દેવા પડે એના ઝઘડા થાય એના કરતાં આમાંથી છૂટીને સાધુ થઈ જાય તો પછી ખાવા પીવાની ચિંતા તો મટી અને ઘર ચલાવવાની પહેણવાની ચિંતા મટી એટલે આર્ત અને રૌદ્ર ધ્યાન છૂટ્યા આટલું છોડવા માટે સાધુપણું લેવાનું છે પણ અત્યારે તો ગૃહસ્થીઓને જેટલા આર્ત ધ્યાનને રૌદ્ર ધ્યાન ના હોય તેટલા આ મહારાજોને થઈ ગયા છે બધાએ ભૂલ ખાધી છતાં બધાને ઈચ્છા તો ભગવાનની આજ્ઞામાં જ રહેવાની છે સાચા દિલની ઈચ્છા છે પણ માર્ગ ના મળે તો થાય શું ભગવાનના વખતમાં નહોતા એવા ધ્યાન અહીં આ કાળમાં અત્યારે ઊભા થયા અહીં તમારે દરેક વાતનો ખુલાસો થાય ભગવાન મહાવીર ગયા ત્યારથી પચ્ચીસો વર્ષથી ભઠ્ઠી ચાલુ થઈ હતી હવે પચ્ચીસો વર્ષ પૂરા થયા ને એ ભઠ્ઠી પૂરી થાય છે અને હવે નવો યુગ ને નવું બધું શરૂ થાય છે